હલો ધન્વજ્ય હા જય નમ્રપણા જય જય નમ્રપણામ રાજીવ બોલું જય જય નમ્રપણામ જય જય નમ્રપણામ ચલો કરો કોણ કરે છે રાજીવ કર આજે જય છે ચિંતા સંતાન હંતારો યત पादाम्बुजरेण वः श्रियहन्तान्निजाचार्य प्रणमामुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतीमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षट्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम वार्ता प्रसंगान श्रीनाथ जी के मंदिर के नीचे गोपालपुर ગામ હે એટલે શ્રીનાથજી ના મંદિર ના નીચે ગોપાલપુર કરીને ગામ છે સો તહા એક બનિયા રહેતો એટલે ત્યાં એક વાણિયો રહે વાણિયો રહેતો હતો तो- तो ऐसे गृह कार्य में और लाभ में आसक्त હતો और लोभ में आसक्त હતો जो कभू श्रीनाथ जी को दर्शन नहीं किए એટલે એમના ઘરના કામોમાં ને બધા લોભમાં આસક્તિ હતી એમને એ કોઈ દિવસ શ્રીનાથજી ના દર્શન નતો और श्री गुसाईजी की शरण હું નહીં આવ્યો એટલે શ્રી ગુસાઈજી પાસે એટલે શ્રી ગુસાઈજી ને શરણે બી નતા આપ્યા સો ગોપાલપુર મેં પર્વત કે નીચે વાકી દુકાન હતી એટલે ગોપાલપુરમાં પર્વતની નીચે દુકાન હતી સો વહ બનિયા ગોપાલપુર મેં દુકાન ખોલતે સો પહેલે જો કોઈ વૈષ્ણવ શ્રી નજીક દર્શન કરી કે પર્વત કે ઉપર આવતો તાકો બોલા કે પહેલે પૂછતો જો આ શ્રીનાથજી કો કા સિંગર હે એટલે એ બાણીઓ ગોપાલપુરમાં દુકાન ખોલતો એના પહેલા કોઈ વૈષ્ણવ શ્રીનાથજીના દર્શન કર્યા એમ કોઈએ કર્યા હોય તો એમને પૂછી તો એમને પૂછી લેતો કે આજે શ્રીનાથજીને કયા શ્રૃંગાર કરાયા છે તો વૈષ્ણવ યાકી યાકો બતાવતે એટલે વૈષ્ણવ એમને કહી દેતો કહી દેતા હતા જો તાપ પ્રકાર બન્યા સબ વૈષ્ણવ કે આગે શ્રીનાથજી के दर्शन की बड़ाई करतो जो देखो आज श्रीनाथ जी ने कैसे श्रृंगार को कैसे श्रृंगार भयो है દર્શન ભયો है એટલે એવી રીતે એ વાણીઓ બધા વૈષ્ણવની આગળ શ્રીનાથજીના દર્શન કરીને એમની બડાઈ બ- શ્રીનાથજીના દર્શનની બડાઈ કરતો હતો કે જુઓ ને શ્રીનાથજી આ કેવા શૃંગ- કેવા શૃંગાર ક- ધારણ કર્યા છે કેવા અલૌકિક દર્શન થયા યાદ આતી સો સબતે કહતો आप दर्शन को कभू नहीं आवतो और वैष्णव को दिखावे के लिए माला पहरी लेतो और આછો તિલક આછો છાપા લગાવતો એટલે તમે તો દર્શન માટે કોઈ દિવસ નથી આવતા ખાલી વૈષ્ણવ ને સામે નહીં, નહીં. આવી રીતે બધા આવી રીતે બધાને કયા કરો છો અને અને વૈષ્ણવની આગળ દે- દેખાવો કર્યા કરો છો અનુસાર તિલક ને છાપ લગાવ્યા કરે ઓર વૈષ્ણવ આગે પ્રેમ કી વાત આમાં થોડી ગડબડી થઈ છે એટલે એ એમ કહેતો કે જુઓ આજે શ્રીનાથજીના કેવા સુંદર શ્રૃંગાર થયા છે કેટલા અલૌકિક દર્શન થયા એવું એ કહેતો પણ પોતે ક્યારે પણ જતો નહીં અને વૈષ્ણવને ખાલી દેખાડવા માટે કે ભાઈ બહુ મોટો ભક્ત છે એટલે માલા પહેરી લેતો અને તિલક છાપા લગાવતો અને વૈષ્ણવ આગળ ભક્તિભાવની મોટી મોટી વાતો કરતો થઈ નથી રહ્યો આ બધી વાત એના માટેની જે આ વાત કહેવાય છે કે એ આવો ડોંગી હતો જી જે જો વે વૈષ્ણવ પ્રસન્ન હોય કે વાકી વૈષ્ણવ વાકો વૈષ્ણવ જાની કે સીધો સામગ્રી લેતે એટલે એ વૈષ્ણવ એનાથી પ્રસન્ન હતો એને વૈષ્ણવ માનતા હતા અને સીધો સામગ્રી લેતા હતા તો આ પ્રકાર પાખંડ કરી વિશ્વાસ દે દે કે સબ વૈષ્ણવન કોટ ટકે એટલે આવી રીતે પાખંડ કરીને વિશ્વાસ આપી આપીને બધા વૈષ્ણવને ઠગી લેતો હતો સો દ્રવ્ય બહુ ભેલો કિયો પરંતુ કોઢી એક ખર્ચે નહી એટલે કોઢી કોઢી થઈ જાય છે પણ એટલે એને દ્રવ્ય બહુ બધું ભેગું કર્યું પણ એક કોડી જેટલું બી નતા ખર્ચતા સો એસે કરત સાઠ બરસ કો ભયો એટલે એવી એવું કરતા કરતા સાત સાઠ વર્ષ થયા તબ એક દિન સુરદાસજી કો વા બન્યા बनिया ने कही जो सूरदास जी आज तुम देखो कैसे सुंदर श्रृंगार भयो है और तुम तो कोई दिन मेरी हाथ से सीधो सामान लेत नहीं हो और कोई दिन मेरी हाथ ऊपर तुम आवत નહીં હો એટલે એ એક દિવસ સુરદાસજી ને એ વાણિયાએ કીધું કે સુરદાસજી જુઓ ને કેવા સુંદર શિંગાર થયા છે તમે તો કોઈ દિવસ મારા હાથ પર સીધો સામગ્રી નહીં લેતા અને મારા हाथ पर कोई દિવસ आया પણ નથી તમે सो तुम ऐसे वैष्णव गुणी हो सो मेरे मेरो अपराध का जो मेरी हाथ पे સોદા લેત નહીં એટલે એ વૈષ્ણવ તમે તો બહુ ગુણી વૈષ્ણવ છો અને મારો એવો શું અપરાધ થઈ ગયો છે જે જેનાથી તમે મારી હાર્ટમાં નથી આવતા અને સીધી સામગ્રી નથી મારે ત્યાંથી સામાન તમે લેતા નથી જી જે છે એટલે મારે ત્યાંથી સામાન કેમ નથી લેતા और या यह हाट तिहारी है અને આ હાટ તો તમારી જ છે मैं तो तुम वैष्णव को दास हूँ दासो मोह મોહ પર કૃપા કરો મોહ પર કૃપા કરો ચલો આગળ આદિત્ય કરો ધીરે ધીરે क्या नहीं मिला हेलो हाँ करो या भांति बनिया के वचन सुनी सूरदास अपने मन में विचारी जो देखो बनिया कै, कैसो सुंदर बोलत है जो ऊपर सो लोभ सो कपट करत है तासो अब याको कपट छुड़ा છુડાવનો એટલે આવી રીતે બનિયાના વચન સાંભળીને શૂરદાસજી પોતાના મનમાં વિચારે છે કે આજો બનિયા કેટલો સારું બોલે છે કેટલું સારું બોલે છે ને એના ઉપરથી એટલે લાલચ પણ કરે છે લોભ સો કપટ કરત હે એટલે એને એવો લોભ છે કે બધા મારી દુકાનમાંથી પૈસા લે એટલે તે ભક્ત થવાનો ઢોંગ કરે છે એટલે હવે આનું આ જે કપટ છે છોડાવવું જોઈએ છેતરપિંડી જે કરી રહ્યો છે जी जी और बनिया ने कोई दिन श्री नाथ जी के दर्शन किए नहीं सो याको दर्शन हूँ કરાવનો ઓર યાકો વૈષ્ણવ હું કરાય દેનો એટલે પછી એમને એવું વિચાર્યું કે બનિયાએ તો હમણાં સુધી ક્યારે પણ શ્રી નાથજીના દર્શન કર્યા નથી અને તો હવે એને શ્રી નાથજીના દર્શન કરાવું અને એને હું વૈષ્ણવ કરાવું તબ યહ વિચારી કે સૂરદાસને વાહ બન્યા સો કહી જો તે જન્મ ભર મેં કોઈ દિન દર્શન નહીં કિયો હે સો મેં તો કો જાનત હું એટલે પછી આ વિચારીને એ સૂરદાસજીએ બન્યાને કીધું કે તું હમણાં સુધી આખી જિંદગીમાં તે હમણાં સુધી શ્રીનાથજીના દર્શન તો કર્યા નથી મને બધું ખબર છે તારા વાળામાં ઓર તું વૈષ્ણવ હે નહીં છો ત્રાસો મેં તેરી હાથ પર નહીં આવવા અને મને એ પણ ખબર છે કે તું વૈષ્ણવ તો નથી એટલે હું તારા હાથ હાથ ઉપર ક્યારેય આવતો નથી એટલે તારી દુકાન ઉપર નથી આવતો તું સાચી કહી દે જો તેને જન્મભર મેં કોઈ દિન શ્રી નાથજી કે દર્શન કીએ હે પછી સુતાજી કીધું કે તું સાચું કે કે તે હમણાં સુધી જિંદગી ભર શ્રી નાથજીના દર્શન કર્યા છે તબ યહ વચન સુની કે બન્યા અપને મન મેં બહુત खिसियानो हो गयो और वह बनिया सूरदास से बोलियो जो सूरदास जी तुम यह बात और कहूँ કે આગે મતી કહ્યું એટલે પછી આ વચન સાંભળીને બનિયા મનમાં બહુ જે ખિસી આવ્યો એટલે ગુસ્સો આવ્યો શરમાયો એટલે આ આ વચન સાંભળીને મનમાં એ ઘણો એમ શરમાયો અને એ બનિયાએ સુરદાસજીને કીધું કે આ વાત હવે તમે કેના પર સામે કહેતા નહીં જો મેં યાસો દર્શન કો નહીં आवत हूँ जो हार छोड़ी दर्शन को जाऊं तो यह यहाँ वैष्णव सौदा को फिरी जाए जो और की हाथ छो लेन लागे तब मैं ખાઉં કહાં તે એટલે પછી હું એ વિચારીને દર્શન કરવા નથી આવતો કે અગર હું મારી દુકાન મૂકીને હાલી જાઉં તો વૈષ્ણવ ક્યારે સોદા સોદા માટે આવે તો જોઈએ કે ભાઈ દુકાન ઉપર કોઈ નથી તો બીજી કોઈ દુકાનથી લઈ લઈએ પછી એવી રીતે હું એટલે મને પછી હું પૈસા ક્યાંથી और कहूँ मेरे पास ऐसो मनुष्य नहीं है जो जा समय दर्शन के किवाड़ खुले ता समय मौको आए के खबर करे જાતે મેં બેગી થી દોડી કે દર્શન કરી એટલે મારા સાથે એવું કોઈ પણ મનુષ્ય નથી કે જેમ જ દર્શન નો સમય થાય છે એટલે દરવાજા ખુલ્લું છે દર્શન કરવાના તો હું એમ મને આવીને ખબર કરે અગર પછી આવીને ખબર કરે મને તો પછી હું એમ દોડીને જાઉં એમ દર્શન કરવા તબ વાહ બન્યા તે સૂરદાસને કહી જો મેં જા સમય આઈ કે ખબરી કરું સોતા સમય તું ચલેવો એટલે પછી એટલે એ બન્યા ને કીધું કે નહીં નહીં ઊંધું થઈ ગયું એટલે સૂરદાસજીએ બન્યાને કીધું કે જ્યારે પણ હું તને ખબર કરવા આવું સોતા સમય પણ તો પણ તું એમ પછી દર્શન કરવા આવીશ ઉપર તો બન્યા સોતા સમય એટલે સૂતું સુવાના વખતે એમ નહીં સો તા સમય એમ તે જ વખતે હા જી એટલે સુરદાસજીએ બન્યાને કીધું કે હું ઈ જ્યારે હું તને ખબર કરું એ જ વખતે તું દર્શન કરવા હાલીશ तब बनिया ने कही જો તુમ आई કે ખબરી કરિયો જો મેં ચલુંગો એટલે બનિયાએ કીધું કે તમે આવીને ખબર કરજો તો હું હાલીશ જો મેરે મન મેં દર્શન કી બહોત હે એટલે મારા મનમાં દર્શન કરવાની ઘણી ઈચ્છા છે તબ સૂરદાસજી કહે જો મેં ઉત્થાપન કે સમય આઉંગો એટલે સૂરદાસજી કીધું કે હું ઉત્થાપનના સમય આવીશ સો યહ કહી કે સૂરદાસજી તો ગયે એટલે આ બધું કહીને સુરદાસજી ચાલ્યા ગયા પાછે જબ ઉતાવળ કો સમય ભયો તબ શંખનાદ ભય તબ सूरदासजी ને आई કે वा बनिया सो कही जो अब शंखनाद शंखनाद भय है कांसो दर्शन को समय है સો અપ ચલો એટલે જ્યારે નો સમય થયો ત્યારે શંખનાદ શંખનાદ માંગ્યો એટલે પછી સુરદાસજી આવીને બનિયાને કીધું કે શંખનાદ એટલે શંખનાદ વાગી ગયું છે હવે તમે દર્શનનો હમણાં સમય થઈ ગયો છે હવે તમે હાલો तब वह बनिया ने सूरदास जी सो कहो जो यह समय गांव के लोग सौदा लेन आवत है तो भोग કે કિવાડ ખુલે તા સમય તો મોકો ખબરી કર્યો એટલે પછી બનિયાએ સુરદાસજીને કીધું કે હમણાં તો ગામના લોકો બધા સોદા લેવા આવ્યા છે તો જ્યારે ભોગના કેવા ખુલે ત્યાં એ વખતે તમે મને ખબર કરજો તબ સૂરદાસજી ને પર્વત ઉપર આવી કે શ્રી નાથજી કે દર્શન કિયે और કીર્તન किए એટલે પછી સૂરદાસજી પર્વત ઉપર આવ્યા શ્રીનાથજી ના દર્શન કર્યા અને કીર્તન કર્યા મોદી આગળ કર પાસે શ્રીનાથજી કે ભોગ કે દર્શન કો સમય ભયો પછી શ્રીનાથજી ના ભોગ ના એટલે ભોગ નો સમય થયો આ ભોગના સમય એટલે શું ખબર છે જે જે સાંજે ઉત્થાપન પછી હા એમ એટલે પેલા ઉત્થાપન થાય પછી સંધ્યા નો સમય કહેવાય હા જોજો તક પર્વત નીચે ઉતરી કે વા બન્યા તો કહે જો દર્શન કો સમય હે એટલે ત્યારે સુરદાસજી તે પર્વતથી નીચે ઉતરી અને તે બન્યાને કીધું કે દર્શનનો સમય છે તાસો અબ તો દર્શન કો ચલી તબ ગા બનિયાને સુરદાસ તો કહ્યો એટલે ત્યારે સુરદાસજીએ કીધું કે હવે દર્શન માટે હાલો તો તે બનિયાએ સુરદાસજીને કીધું કે જો સુરદાસજી અબ તો બનતે ગાય આઈવે કો સમય ભયો હે સાસો મંદિર में ચલો તો ગાય આઈ કે મેરો સગરો અનાજ ખાઈ જાય એટલે ત્યારે તે બનિયાએ કીધું કે સુરદાસજી અત્યારે તો બધી ગાયને ગાયનો આવવાનો સમય થયો છે એટલે હું દુકાન છોડી અને મંદિરમાં જાઉં તો ગાય મારું બધું અનાજ ખાઈ જાય કાસો અબ તુમ सेन आरती समय जताइए जटाइयो तो कहाँ काई જાય સબ અપને અપને ઘર જાયેગી એટલે કીધું કે હવે ટ્રેનની આરતી નો સમય થાય ત્યારે મને બોલાવજો ત્યાં સુધીમાં બધી ગાય પોતાના ઘરમાં વહી ગઈ હશે તબ સુરદાસજી ફેરી ભોગ કે સમય જાગે દર્શન કીએ તા પાસે સંધ્યા કે દર્શન કીએ એટલે પછી સુરદાસજી જઈને ભોગના દર્શન કર્યા અને એના પછી સંધ્યાના દર્શન પાછે સેન કે દર્શન કો સમય ભયો તો સુરદાસજીને આઈકે બન્યા કો ખબરી કીની એટલે પછી સેન આરતી ના દર્શનનો સમય થયો ત્યારે સુરદાસજી આવી અને બનિયાને કીધું જો ચલી અબ સેન આરતી કે દર્શન કો સમય હે કીધું કે હવે હાલો સેન ના દર્શનનો સમય થઈ ગયો છે તો આ બન્યાને સુરદાસ તો કહી તું જરા જોરથી બોલ કે ફોન પાસે રાખ મોડું એકદમ હા જોજો તબ આ બન્યાને સુરદાસ તો કહી જો સુરદાસથી એટલે ત્યારે તે બનિયાએ સુરદાસને કીધું કે જો સુરદાસથી જો એટલે કે કીધું કીધું કે સુરદાસજી આજ તુમકો બહોત શ્રમ ભયો આજે તમને આજે તમને બહુ શ્રમ થયો પરંતુ અબ દિયા બારીવે કો સમય હે એટલે હવે દીવા કરવાનો સમય છે તો કહતે જો અબ યા કહે તે કેમ કે કેમ કે અબ કેમ કે અત્યારે દીવા વાળવાનો સમય છે જો અબ સમય લક્ષ્મી આવત છે એટલે આ સમયે લક્ષ્મી આવત આવે છે સાસો દિયા ન હોય તો લક્ષ્મી પાછી પાછી ફીરી જાય એટલે દીવો ન કરી તો લક્ષ્મીજી પાછા વયા જાય ઓર કોઈ મેરી હાથ સે અન્ન ચુરાઈ લઈ તો મેં કહા કરું કોઈ મારી દુકાન માંથી અન્ન ચોરાવી લે તો હું શું કરું તાસો અપ મેં સવારે પ્રાતઃકાલ રસન કરીતા પાછે હાથ ખોલુંગો એટલે હવે હું કાલ સવારે દર્શન કરી અને એના પછી દુકાન ખોલી તાસો મોકો મંગલા કે સમય આ કે ખબરી કર્યો એટલે હવે મને મંગલાના સમય આવી અને કેજો આજ મેને તુમસો બહોત ફેરા ખવાયે આજે મેં તમારા પાસે ઘણી બધી વાર પર્વત ઉપર ચડવાનું ઉતરવાનું કરાયું तो सूरदास मंदिर में आके श्रीनाथ जी के दर्शन किए એટલે પછી સુરદાસજી મંદિરમાં આવી અને શ્રીનાથજી ના દર્શન કર્યા કા કા પાસે સેમ સમય કીર્તન ગાય એના પછી તેમના સમયે કીર્તન ગાયા પાસે પ્રાતઃ કાલ તો માઈ કે સુરદાસજી આઈ કે વા બન્યા તો કહી એટલે પછી સવાર પડી ત્યારે સુરદાસજી નાઈ અને તે આવી એટલે નાઈને આવીને તે બનિયાને કીધું જો મંગલા કો સમય હે તો અબ તો ચલી કીધું કે મંગલાનો સમય છે એટલે હવે તો હાલો સૌ વા બન્યાને કહી જો સુરદાસજી અભી તો હાથ ગુહારી કે માંડની છે ત્યારે તે બનિયાએ કીધું કે સુરદાસજી અત્યારે તો હાથ બુહારી કે માંડની હે એટલે બુહારી કરીએ ને આપણે સાવણી પેલા તો દુકાનને સાવરણીથી સાફ કરવી પડશે પછી બધું ગોઠવવું પડશે દાસો ભવની કે સમયે કોઈ ગ્રાહક ફરી જાય તો સગરો દિન ખાલી જાય એટલે જો આ બધું ન કરવું અને વ્યવસ્થિત દુકાન મારી ખુલી ન હોય માંડીને અને કોઈ ગ્રાહક આવે કે ભાઈ તો દુકાન સાફ કરે છે કે એ તો બધું સામાન ગોઠવે છે કોઈ ગ્રાહક સવારનો પહેલો પહેલો ગ્રાહક જો ચાલ્યો જાય તો આખો દિવસ ખાલી છે ચલો આગળ હિમાંશુ કરો સાસો હાથ લગાય કે શ્રृंगार કે દર્શન કો ચલુંગા એટલે દુકાન બધી સજાવીને પછી શ્રृंगाરના દર્શન જ્યારે ખુલશે ત્યારે આવીશ હા કરો સાસો દોહની કે સમય કોઈ ગ્રાહક ફેરી જાય તો સર્વગુણ ખાલી જાય એટલે આ સમયે કોઈ ગ્રાહક આવે તો હાલી જાય પાછું આખો દિવસ ખાલી જાય તાસો હાથ લગાઈ કે શ્રૃંગાર કે દર્શન કો ચલુંગો એટલે હાર્ટ જ્યારે ખોલી ખોલીને પછી હું તમારી સાથે શ્રૃંગારના સમય શ્રૃંગાર દર્શન કરવા માટે ચાલી તાસો શ્રૃંગાર કે સમય કહ્યું એટલે તમે મને શ્રૃંગારનો સમય કહેજો બીજા મ્યુટ ફોન પોતાનો तब सूरदास जी ने मंगला आरती के दर्शन किए तेरे सूरदास जी मंगला आरती में दर्शन किया पाठी सूरदास जी श्रृंगार के समय से ही आए ते सूरदास जी पाठ श्रृंगार में समय आ गया तब वाह बनिया ने कही जो अभी मैं आची कहूँ कि बोहनी की नहीं है नहीं है और गाय दौलत है इतने पहले बनिया कहू के હમણાં સુધી તો કો કોઈ બી દુકાન ઉપર આવા કે સંબંધ ન પડી એટલે બોણી થઈ નથી કોઈ ગ્રાહક આવ્યો નથી એટલે હું પછી આવીશ અત્યારે ગાય પણ અહીંયા આજુબાજુ આટા ફારા કરી રહી છે સાસુ અબ રાજભોગ કે દર્શન અવશ્ય કરીને એટલે હવે કહ્યું કે હું રાજભોગ ના દર્શન પાકું કરીશ तो देखे तुम काजी ते मेरे लिए बहुत फिरत हो જો તુમ બડે ભગવદીય હો પછી એમણે કહ્યું કે તમે કાલથી મારા માટે મને બોલાવવા આવો છો એટલે તમે બહુ ભગવદીય છો તો सूरदासजी फेरी श्रीनाथजी के दर्शन को पर्वत पर आए એટલે सूरदासजी પાછા શ્રીનાથજીના દર્શન માટે પર્વત ઉપર આવ્યા तब श्रीनाथजी के श्रृंगार के दर्शन किए कीर्तन किए ત્યારે શ્રીનાથજીને દર્શન કર્યા શિંગાનું દર્શન કર્યા અને કીર્તન કર્યા ડિસ્ટર્બન્સ બહુ આવી રહ્યો છે હિમાંશી તમારે ત્યાંથી છે બીજે કોઈ જગ્યાએથી છે ખબર નહી એ બીજા લોકો અગર ફોન ચાલુ હોય તો એ લોકો ફોન મ્યુટ કરી દો તારા પાછી રાજભોગ આરતી તો સમય ગયો પછી રાજભોગ આરતીનો સમય થયો પણ સુરદાસજીને વા બન્યાસો કહ્યો જો અબ ચલો દે ત્યારે સુરદાસજીએ બન્યાથી પૂછ્યું કે હવે તમે ચાલશો તબ વા બન્યાને કહ્યો જો આ સમય મેં કેસે ચલે એટલે હું આ સમય કેવી રીતે ચાલું જો અબ વૈષ્ણવ રાજભોગ કે દર્શન કરી કે નીચે આવેંગે એટલે બધા વૈષ્ણવ રાજભોગનું દર્શન કરીને નીચે આવશે તો સબ યા સમય સીધી સામગ્રી લેટ હૈ એટલે આ સમય બધા સીધી સામગ્રી લે છે जो मैं बुद्धो अब आऊं पर्वत तो उतरी के कैसे बेगी आयो જાય બીજા વાક્ય સંબંધ એટલે હું મોટી ઉંમરનો છું જલ્દીથી પર્વત ઉપર જઈને પાછો કેમ આવી શકું और याही बखत बिक्री को समय है વેચાણ ગ્રાહકી નો તો આ જ સમય છે તો યાહી સમય કછું મિલે તો મિલે એટલે હમણાં જે કંઈ પણ વેપાર થાય તે થાય दातो उत्थापन के समय दर्शन करूंगे એટલે પાછી ઉત્થાપન ની વાત બે. યા પ્રકાર યા પ્રકાર સદજી બનનિયા કે 6 કે 3 દિન તાઈ રહે એટલે એવી રીતે કે 10જી બનિયા સાથે 3 દિવસ જીવયા. પરંતુ વહ બનિયા બસ ય અહીંયા રાખવા જનો ક્રમ. પાછા લાંબે છે. ઓ પાછે આગે કાલે કરીશું. જી. કનવશ છે તમને કરું. જે જે ગમે પ્રમાણે ચણા